હેલો હેલો હા હું વડોદરાથી ગીતા બોલું છું મારો વારો છે જે જે કરું હા કરો તબિયત બરોબર છે ને હા દંડવત પ્રણામ જેજી યદ અહંકાર આગળના શ્લોકમાં કહ્યું છે કે મારામાં ચિત્ત વાળો થા અર્જુનને પર્સનલી કહે છે હવે આગળ ઓગણસાઠમાં શ્લોકમાં કહે છે યદ અહંકારમ આશ્રિત્યમ ન્યયોત્સ મન્યસે મિત્યેશ વ્યવસાયસ્તે પ્રકૃતિસ્ત્વામ નિયોક્ષતિ અહંકારનો આશ્રય કરી હું યુદ્ધ કરીશ નહીં એમ જે તું માને છે તો મિથ્યા છે પ્રકૃતિ યુદ્ધમાં યોજશે હલો હા તમારો સહેલ ઉતરી ગયા લાગે છે સંભળાય હા સંભળાય તો છે પણ ધીમી ગતિના સમાચાર જેવું છે વાંધો નહીં કરો અમે સમજી હા હું યુદ્ધ કરીશ નહીં એવો મારો સારો વ્યર્થ છે કારણ ગુણ સ્વભાવરૂપ પ્રકૃતિ તારી ઈચ્છા વિરુદ્ધ અને યુદ્ધમાં યોગશે હવે પ્રભુ એમ કહેવા માંગે છે કે યુદ્ધ કરીશ ને એવું કહેશો આગળ શ્લોક કરું ને હા કરીશ स्वभावजेन कौन्तेय निबन्धस्वेन कर्मणा कर्तुनेच्छन्ति यन्मोहात् करिष्यस वशोऽप्यवि तत् હે કોંતે સ્વભાવથી ઉત્પન્ન થયેલા પોતાના કર્મ વડે બંધાયેલો તું મોહને લીધે જે કરવા ઈચ્છતો નથી તે પરવશ થઈને પણ કરીશ વિવેચન ગયા શ્લોકમાં કહેલું છે કે અર્થથી જ ઉપપત્તિ કહે છે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા સ્વભાવથી ઉત્પન્ન થયેલા કર્મોથી તું બંધાયેલો હોવાથી તારી ઈચ્છા હોય કે ન હોય પણ પ્રકૃતિને પરવશ થઈને તું યુદ્ધ કરવાનો જ મોહથી યુદ્ધ ન કરવાની તારી ઈચ્છા છે છતાં પ્રકૃતિને પરવશ થઈ તું યુદ્ધ કરીશ જ આમાં પણ આગળ એમ જ કહે છે કે સ્વભાવથી ભલે તું કર્મથી બંધાયેલો છો એટલે મોહને હિસાબે તું ના પાડે છે મોહને કારણે કે હું યુદ્ધ નહીં કરું પરંતુ પ્રકૃતિને સ્વભાવને કારણે તું બંધાયેલો હોવાથી તું ઈચ્છે કે ના ઈચ્છે પણ પ્રકૃતિને પરવશ થઈને તારે યુદ્ધ કરવું જ પડશે એમ કહે છે ઈશ્વર સર્વ હેલો હા બરોબર હા आकाळो का आ ईश्वरा देशे अर्जुन तिष्ठति प्रामयत सर्व भूता भुतानि यन्त्ररूढानि मायया हे अर्जुन यंत्र ऊपर चढावेला सर्व प्राण्यांनी માયાથી ભમાવતા ઈશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં પ્રવેશ પ્રદેશમાં રહે છે વિવેચન પ્રકૃતિ પણ મને આધીન મારી ઈચ્છાથી એ જ પ્રમાણે નહીં Thank you. મારી લેવા માટે તથા આરંભી સર્વ પ્રાણીઓના હૃદયના પ્રવેશમાં રહું છું હું સર્વના હૃદયમાં અંતર્યામી રૂપથી રહેવો હોવા છતાં નિર્લેપ છું એમ દર્શાવવા ઈશ્વર પદ યોજેલું છે દરેકમાં ત્યાં તમારે ઇન્ટરનેટમાં પાછી જાઓ એમને કંઈ કહેવાનું હોય વિશેષ નહીં ચાલે ઈશ્વર સર્વભૂતાના હૃદયસેર્જુન તિષ્ઠતી ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા ગીતાબેન આ તમારો અવાજ અહીંયા આવતો નથી ઇન્ટરનેટ તમારે ત્યાં સ્લો હશે કદાચ એટલે ગિટાર ને બધું વાગે છે તો હમણાં અહીંયાથી વાંચી લઈએ છીએ તો પછી તમને વિશેષ કંઈ કહેવું હોય એવું તમે હે અર્જુન યંત્ર ઉપર ચડાવેલા સર્વ પ્રાણીઓને માયાથી ભમાવતા ઈશ્વર સર્વ પ્રાણીઓના હૃદય પ્રદેશમાં રહે છે વિવેચન પ્રકૃતિ પણ પ્રકૃતિ પણ મને અધીન રહીને મારી ઈચ્છાથી જ એ પ્રમાણે નહીં ઈચ્છતા પ્રાણીને કર્મમાં યોજે છે તેથી પ્રાકૃત પ્રાણીઓના નિયંતા તરીકે હું જ સર્વ પ્રાણીઓને તેઓના પ્રાકૃત કર્મ પ્રમાણે પ્રકૃતિને આધીન રાખી વર્તન કરાવું છું એમ કહે છે એટલે પેલું આગળ જે અંતર્યામીની વાત કરી કે કરતાપણાનું અભિમાન આપણે ના રાખવું જોઈએ કારણ કે જે પાંચ પ્રકારના જે બતાવી ચેષ્ટા અને કરણ અને એ બધી જે છે અંતર્યામી એમાં મુખ્ય કર્તા તરીકે અંતર્યામી છે એ અંતર્યામી હવે કેવી રીતે કાર્ય કરે છે એ અહીંયા આગળ હવે ભગવાન વિસ્તારથી બતાવી રહ્યા છે સર્વને નિયમમાં નિયમમાં રાખનાર ઈશ્વર વાસુદેવ હું જ મારી લીલા માટે ઊંચા તથા નીચા સર્જેલા અને પ્રકૃતિ સાથે સંસૃષ્ટ થયેલા બ્રહ્માથી આરંભી ઘાસના તણખલા સુધીના સર્વ પ્રાણીઓના હૃદય પ્રદેશમાં રહું છું એટલે ભગવાન પોતાની લીલા માટે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે એટલે એમાં ઉચ્ચ નીચ ભાવોને પ્રગટ કરેલા છે એમ કહે છે અને પછી એવા ભાવોથી જે પ્રગટ થયા છે એની અંદર પોતે અંતર્યામી તરીકે રહે છે એવું અહીંયા કહી રહ્યા છે પછી આગળ કહે છે હું સર્વના હૃદયમાં અંતર્યામી રૂપથી રહેતો હોવા છતાં નિર્લેપ છું એમ દર્શાવવા ઈશ્વર પદ યોજેલું છે એટલે ઈશ્વરનો અર્થ ઈશ્વર મને લાગે છે કે સ્વતંત્ર ઈશ્વર એટલે સ્વતંત્ર એવો અર્થ આપણે કરીએ તો એનો મતલબ એમ થયો કે ભલે એ અંતર્યામી રૂપથી બધાની અંદર રહે છે છતાં પણ એ એ અંતર્યામી રૂપથી એ અંતર્યામીની પ્રેરણાથી જે ક્રિયાઓ કે કર્મમાં જીવ બંધાય છે એમાં એ અંતર્યામી લેપાતા નથી એ એટલા માટે ઈશ્વર એટલે કે સ્વતંત્ર એવું પદ અહીંયા આગળ યોજેલું છે કે ભગવાન નિર્લેપ છે કારણ કે હું ઈશ્વર હોવાથી ઉપાધિવાળા સ્થાન એટલે કે પ્રદેશમાં રહેવા છતાં એટલે ઉપાધિવાળું સ્થાન એટલે જીવ જીવ જેને જીવની અંદર રહે છે ને અંતર્યામી એટલે કે છે કે અવિદ્યાથી ઉપાધિવાળા સ્થાનમાં રહેવા છતાં મને ઉપાધિનો સ્પર્શ પણ એટલે કે અવિદ્યાનો સ્પર્શ પણ થતો નથી ત્યાં રહી હું સર્વ પ્રાણીઓને જાણે તેઓ યંત્ર ઉપર ચઢાવેલા હોય તેમ માયાથી ભ્રમણ કરાવું છું એટલે અંતર્યામી પ્રેરણા કરે છે અને પછી એ જીવો જીવો એ ક્રિયા કરવા માટે અવિદ્યાથી ગ્રસ્ત થયેલા જીવો એ ક્રિયા કરે છે હું સર્વ પ્રાણીઓને મારી ઈચ્છા પ્રમાણે કર્મ કરવા પ્રેરું છું એ જ તેઓનું ભ્રમણ એટલે અહીંયા આગળ કહ્યું કે ભ્રમય ભ્રમયન સર્વભૂતાની યંત્ર રૂઢાની માયા તો ભ્રમણ એટલે શું તો કહે છે કે હું સર્વ પ્રાણીઓને મારી ઈચ્છા પ્રમાણે કર્મ કરવા પ્રેરું છું એ જ તેઓનું ભ્રમણ અહીં દરેક પ્રાણીના દેહ ઇન્દ્રિય વગેરે યંત્ર છે તેમાં રહેલા દરેક પ્રાણીની તેના ગુણોના પ્રમાણે પ્રવૃત્તિ કરાવતો હું તેમના હૃદયમાં રહું છું જેમ સૂત્રધાર કાચના યંત્ર પર ચડાવેલા બનાવટી પ્રાણીઓને ફેરવે છે તેમ હું શરીરરૂપી યંત્ર ઉપર ચડાવેલા સર્વ પ્રાણીઓને માયાથી ભ્રમણ કરાવતો તેઓના હૃદયમાં રહું છું આ શ્લોકનું અનુસંધાન બ્રહ્મસૂત્ર એક બે છ તથા એક ત્રણ પચીસ ઉપરના અણુભાષ્યમાં મહાપ્રભુજીએ કરેલું છે હા ગીતાબેન હવે તમને કંઈ કેવું હોય તો પ્રયાસ કરો તમારો અવાજ અમને સમજી શકાશે તો અમે પણ સમજવાનો પ્રયાસ કરશું હા જે જે કઈ બીજું કહેવાનું નથી આમાં તો હલો હા ઠીક છે બીજા કોઈને કઈ આમાં બોલવું પડશે આગળ આવું આપણે એમ જણાય છે કે દરેક કર્મ ભગવાનની ઈચ્છાથી જ થાય છે દરેક પ્રાણી જે કર્મ કરે છે એ પ્રકૃતિવશ ભગવાનની ઈચ્છાથી જ કરે છે તો પછી મનુષ્ય કયા કર્મ કરવાનું રહેતું જ નથી આની અંદર એવો અર્થ નીકળે એનો હા આનો વિચાર કરો કોઈને કેવું છે આ વિષયમાં આપ પ્રણામ જજો મનુષ્ય કંઈક કરવાનું રહેતું નથી એમ એટલે કે પ્રભુની ઈચ્છાથી જ બધું થઈ રહ્યું છે તો તો હું એમાં અહીંયા એમ કહી રહી છું કે એને જે મનુષ્ય અવતાર પ્રભુએ જે આપ્યો છે એટલે બીજી જે યોનિઓ છે એમાં એ બધા ઉદ્ધારના સાધનો કરી શકતો નથી પરંતુ આ મનુષ્ય યોનિમાં એ ઉદ્ધારના સાધનો કરી શકે છે એટલે ભલે એ પોતે સ્વતઃ નથી કરી શકતો પરંતુ એને મનુષ્ય તરીકેના અવતાર જે મળ્યો છે એમાં એ એની એ અવતારથી એ કાર્ય કરી શકે છે એમ એટલે સ્વતંત્ર રૂપથી ભલે નથી કરી શકતો પણ એ પોતાના ઉદ્ધારના સાધનો કરી શકે એવું એવી એને આ યોની મળી છે તો એ કરી રહ્યો છે જ્ઞાન બુદ્ધિ પ્રયત્ન મારા કહેવાનો મતલબ એમ છે કે આપણે જે પણ કર્મ કરીએ છીએ એ પ્રકૃતિને આધીન રહીને કર્મ કરીએ છીએ હવે અહીંયા આપણે એમ જોયું કે પ્રકૃતિ પાસે ભગવાનને આધીન છે તો આપણે જે પણ કરી રહ્યા છીએ ધારો કે શાસ્ત્ર રીતે શાસ્ત્રનું પાલન કરીએ છીએ કે ખરાબ કર્મ કરીએ છીએ કે સારા કર્મ કરીએ છીએ તો આપણે તો એવું જ માનવું રહ્યું કે આ બધું ભગવાન જ આપણી પાસે કરાવી રહ્યા છે આપણે સ્વતંત્ર રીતે કશું કરી નથી રહ્યા મારો સવાલ એ છે આની અંદર પ્રકૃતિ પણ મને અધીન રહીને મારી ઈચ્છા ઈચ્છાથી એ પ્રમાણે નહીં ઈચ્છતા પ્રાણીને કર્મમાં યોજે ભગવાનની ઈચ્છાથી પ્રકૃતિના ગુણો આપણે આપણી પાસે કર્મ કરાવે છે ભગવાનની ઈચ્છા કેવા પ્રકારની કે અંતર્યામી રૂપથી આપણી અંદર રહીને ભગવાન આપણને પ્રેરણા કરે છે ને એ પ્રમાણે પછી આપણા ગુણો આપણે આપણે આપણા ગુણો વડે આપણે કાર્ય કરીએ છીએ કારણ કે અહીંયા એવું લખેલું છે કે પ્રાકૃત પ્રાણીઓના નિયંતા તરીકે હું સર્વ પ્રાણીઓને તેઓના પ્રાકૃત કર્મ પ્રમાણે પ્રકૃતિને આધીન રાખી વર્તન કરાવું એટલે કાર્ય કરે છે જીવ દરેક અંદર પોતાનું જે અસર પુષ્ટ કરતા છે એવી રીતે જે પાંચ પ્રતિકર અને પ્રતિષ્ઠા કરતા કરમ દુષ્ટાએ થઈ એ પાંચે પાંચમાં વિસ્તરી શકાય જે કહ્યું પછી કોઈક વાર એમાં પ્રગટ થઈ શકે છે પણ એવી રીતે આમ નોર્મલી જોવા જઈએ એટલે પાંચે પાંચમાં વિસ્તરી શકાય છે અને એ રીતે કાર્ય કરે મુખ્ય કરતા અવતારી આવીને સમજ મારો શ્લોક તો એની અંદર એમ જ કહ્યું હું અંતર્યામી આ કરાવનાર જોઈએ જીવ સ્વતંત્ર હું કરતા તો એવો અભિમાન ક્યારે છોડી શકે જીવ કે જ્યારે આપણે એવું કન્સિડર કરીએ કે અંતર્યામી જ આ ધરાવે છે આ આપણે સ્વીકારવાની વસ્તુ આપણે એ ગમતું હોય કે ના ગમતું એ સમજમાં આવતી હોય કે ના આવતી હોય એવું અહીંયા એવું અહીં ગીતાજીમાં કર્યું છે હા તો કેમ આપણે કારણ કે મારો દેવા કરે तत्रैवं सति कर्तारम आत्मानं केवलं तुयः એટલે આ પાંચ ભેગા થઈને કામ કરે છે તત્ર એવમ સતી આવું હોય છે ત્યારે જે કેવલ આત્માને કરતા માને છે એ દુર્મતી છે એમ કહ્યું છે કેવલ આત્મા કરતા નથી અંતર્યામી તરીકે જ આ કરાવું છું કરાવનાર છે ને તો કરનાર અને કરાવનારમાં તો ભેદ છે ને તો કરતા કોણ જેવા છે કરનાર કરતા ગણાય કરે તે કરતા એ તો કરાવે છે એ તો કરાવે છે આત્માનમ કેવલંતુ યહ કેવલ આત્માને કરતા માને છે એ દુર્મતી છે કેવલને ન માને પાછે ભેગા મળીને કરે છે તો એ દુર્મતી નથી અંતર્યામી કરાવે છે આત્મા કરે છે આત્માને અર્થે કરણ છે વિવિધ ચેષ્ટા છે આ મુદ્દો એટલે જે અનેક વખત ચર્ચાયો છે અને આપણે એનું સમાધાન પણ જોયું છે કે જો આપણે ઈશ્વરને કરતા માની લઈએ છીએ તો પછી જે પણ કર્મ થાય સદસદ એનું ફલ ઈશ્વરને જ મળવું જોઈએ જીવાત્માને ન મળવું જોઈએ પણ જીવાત્માને અગર મળી રહ્યું છે તો એનો મતલબ છે કર્તૃત્વ જીવાત્માની અંદર માનવું પડશે નહીં તો એનું પરિણામ એને મળવું એ ઉત્પન્ન નહીં થાય એ જ રીતે શાસ્ત્રમાં જેટલા પણ વિધિ નિષેધો છે એ વિધિ નિષેધો પણ અપ્રાસંગિક થઈ જશે જો ઈશ્વર જ કરતા હોય તો શાસ્ત્ર કોને કહી રહ્યું છે કે તમે આવું કરો તમે આવું ન કરો એ તો જીવાત્મા ઈશ્વરને માટે તો શાસ્ત્ર છે નહીં એટલે પ્રયોજક કરતા એ પ્રેરક તરીકે ઈશ્વર છે કરતા તરીકે જીવ છે એટલે જીવને એનું જે કંઈ પણ છે તે ભોગવવું પડે છે మకారా తోనే ఏనా జ్ఞానక్రియ ప్రకారమైనది ఒకటే మనిషి ఉన్న దేవతوںను కూడా సవాల్ చేస్తుంట అంతర్యమి ని ఆజ్ఞ મળે తో దేవతوں అనుగుణ થાય దేవత అనుగుణ થાય అంటే తీ ఇంద్రియోని అందర్ ప్రవర్తితై తీ ప్రతికారైత હલો કાકા પણ આમાં જેમ અંતર્યામી માટે આપણે ઉપદ્રષ્ટા અનુમંતા કરતા ભોગતા મહેશ્વર આટલા બધા રોલ ગીતાજીમાં ભગવાને બતાવ્યા છે તો હવે કયા કેસમાં કે કઈ ક્રિયા વખતે અંતર્યામી સાક્ષી તરીકે કામ કરે છે અને કઈ ક્રિયા વખતે અનુમંતા તરીકે કામ કરે છે એ બધું કેવી રીતે ડિસાઈડ કરાય એટલે જેમ આપણે અહીંયા એવું કહ્યું કે એકલી આત્માને આપણે કરતા જે લોકો માને એ બધા મૂર્ખ છે પણ અંતર્યામીનો પણ એની અંદર રોલ છે પણ જો અનુમંતા તરીકે તો ક્યારેક જ રોલ છે એના સિવાય તો સાક્ષીવત જો કોઈ ક્રિયામાં રોલ હોય ત્યારે તો પછી એકલી આત્મા જ બધા કાર્યો પ્રતિ પ્રેરક બને ને યા તો પછી આપણી જેવી સાત્વિક રાજસ તામસ બુદ્ધિની અવસ્થા હોય એને પ્રેરક ગણાય જો કેટલાક અંતરિયામીના રોલ એવા છે કે જે એક જ કાર્યની અંદર એકથી વધારે એમના રોલ આપોઆપ આવી જાય છે દાખલા તરીકે આપણા દ્વારા કોઈ કાર્ય સંપન્ન થયું અંતર્યામીએ પ્રેરણા કરી અને આપણે કાર્ય કર્યું તો અનુમંતા એટલે આ તમે કરો રેડી સ્ટેડી ગો એમ તો અનુમંતા તરીકે અંતર્યામી હતો એટલે એ કાર્ય આપણાથી થઈ શક્યું પણ જે પાંચ વિકલ્પો હતા એમાંથી આપણે એક વિકલ્પને પસંદ કર્યો ને એ કાર્ય કર્યું એમાં તો અનુમંતા તરીકે અંતર્યામી રહ્યો અન્ય ચાર વિકલ્પો જેને આપણે સ્કીપ એમાં શું થયું એ ઉપદ્રષ્ટા રહી ગયો તો એક જ કાર્યની અંદર જેમાં અનુમતિ આપી છે એમાં અનુમનતા છે જે વિષયમાં ઉપેક્ષા થઈ છે એમાં ઉપદ્રષ્ટા થઈ ગયું મતલબ આમાં પ્રોબ્લેમ એ જ છે કે કઈ ક્રિયા વખતે કોને જેમ કે આપણે કોઈક વખતે આપણે એવું માની લઈએ કે અચ્છા આપણે આ કાર્ય અંતર્યામીની પ્રેરણાથી કર્યું છે તો એ સમયે એકલી આત્મા કરતા નથી પણ અંતર્યામી એની અંદર પ્રેરક બને છે પણ એના સિવાયની જો કોઈ ક્રિયામાં આપણે અંતર્યામીને સાક્ષી માની લઈએ તો પછી આપણી આત્મા એની અંદર અનુમંતાનો રોલ આત્માનું બની જશે ને ક્યારેક આત્માનો પણ રોલ ન હોય ને આપણે એવું કહેતા હોઈએ કે જેમ દૈવી જીવ થઈને પણ આસુરી કાર્યોની અંદર આપણી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ થતી હોય તો ત્યાં પછી આપણે અનુમંતા તરીકે આત્માનો રોલ નહીં માનીએ પણ આપણી તામસ બુદ્ધિનો રોલ માની લઈએ છીએ તો એ વરણ અનુસાર આપણી પ્રવૃત્તિઓ પ્રમાણે આત્મા અંતર્યામી કે ઇન્દ્રિયો કે બુદ્ધિ વગેરેના રોલ ને માનવા જોઈએ કે રેન્ડમલી ક્યારે કોઈ પણ હોઈ શકે એને આપણે ડિસાઈડ ન કરી શકીએ નહીં ડિસાઇડ તો એમ થાય ને કે તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત એમ જ્યારે ભગવાન કહે છે તો જે અંતર્યામીની શરણાગતિ પૂર્વક કરે છે તે વખતે ભરતા ભોગતા મહેશ્વર બધું એ બની જાય છે નહીં તો ઉપદુષ્ટા રહી જાય છે કે અનુમનતા ચોરને કે ચોરી કરે ને સાવકારને કે જાગતો રહે તો જ્યારે એની શરણાગતિ નથી તે વખતે એ યા તો રહે છે યા તો સારું ખોટું તમે જે પણ સંકલ્પ કરો એને અનુમતિ આપવાનું કામ કરે છે પણ ભરતા ભોગતા એ તે વખતે થાય છે કે જ્યારે એની શરણાગતિ આપણે સ્વીકારીએ છીએ જે ઇન્દ્રિયોના દ્વારા આપણે કાર્ય સંપન્ન કરીએ છીએ એમાં મહેશ્વરતા પણ એની છે ઇન્દ્રિય સામર્થ્ય જે છે ઇન્દ્રિયના ઈશ તરીકે પણ એ કાર્ય કરી રહ્યું છે જેનાથી આપણને સફળતા કે અસફળતા પ્રાપ્ત થાય છે એટલે આ જે બધા કાર્યો છે એમાં દૈવ જે છે એ રૂપથી અંતર્યામી જ અહીંયા લેવું એવો આશય નથી અંતર્યામી છે એ બ્રહ્મનો એક પ્રતિનિધિ રૂપ આપણા સાથે છે પરંતુ જે વખતે એની આપણે શરણાગતિ લઈએ છીએ તે વખતે કેવલ અંતર્યામી નથી રહી જતો એ પછી આરાધ્ય ઈશ્વર બની જાય છે એટલે તે વખતે ઈશ્વરનું પ્રતિનિધિ રૂપ ન રહી જઈને જેવી રીતે ભગવાને અર્જુનના સારથી બનીને લગામ પકડી તે રીતનું એ લગામ આપણું પકડી લે છે એમ સમજવાનું છે તો પછી એકલી આત્મા ને કરતા પણ તો હોય જ કેવી રીતે કેમ કે જેમ સાક્ષી ભલે સાક્ષીવત અંતર્યામી બિહેવ કરે પણ આપણા જેટલા પણ ડિસિઝન હોય કે આપણે જે પણ કાર્યમાં પ્રવૃત્તિ હોય એ તો હવે નિશ્ચયાત્મિકા વૃત્તિ નો પણ એની અંદર રોલ છે જ હંમેશા જ છે કોઈ પણ સારું ખરાબ ગમે હોય તો એકલી આત્માને કરતા માનવાની વાત કેવલ અંતર્યામીના કોન્ટેક્સ્ટમાં આવી છે ના એવું નથી જેમ એવું જ માનવું છે કે સ્વીકૃતિ કરતા છે આત્મા કેવલ દ્રષ્ટા છે તો વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા અને પૃથક વિધમ કરણમ અને અધિષ્ઠાન સાંખ્યશાસ્ત્ર એને કરતા કહી રહ્યું છે એ જ વાત છે એ આધુનિક વિજ્ઞાનના દ્રષ્ટિથી પણ આ વિચારીએ કે જેની અંદર આત્મા કે અંતર્યામીનો એ લોકો કોઈ અસ્તિત્વ નથી સ્વીકારતા તો એમના મતમાં પણ વિશક્તિકર્તરવાદ જ છે કોણ કરી રહ્યું છે એમની પાસે તો આત્મા નથી ને તો ઈશ્વર પણ નથી તો એના સામે આપણને ભગવાન એક અલગ દૃષ્ટિ આપી રહ્યા છે કે વિવિધ ચેષ્ટા પૃથકવિધ કરણ ને બીજું શું છે દૈવ અને અધિષ્ઠાન એની અંદર જેટલા પણ જડ છે એ આની અંદર કર્તૃત્વ નું નિર્વહન કરે છે એવા જે મતો છે એના સામે અહીંયા એક આત્મતત્વ અને ઈશ્વર તત્વને પ્રભુએ

વસ્તુ અંતર્યામીમાં રહેલું છે કારણ કે અંતર્યામી સ્વતંત્ર છે અને સર્વને નિયમનમાં રાખે છે જીવ સ્વતંત્ર હોવાથી તેનું કર્તૃત્વ મુખ્ય નથી પણ ગૌણ છે તેથી વસ્તુતઃ કરતા અંતર્યામી રૂપ બ્રહ્મ જ છે જીવ બ્રહ્મનો અંશ માત્ર હોવાથી તેનું કર્તૃત્વ ગૌણ છે આવો સિદ્ધાંત ભગવાન કહે કયા જાતનું કર્તૃત્વ કર્તૃત્વ જે છે એક તો કાર્ય કર્તૃત્વ છે અને એક પ્રયોજક કર્તૃત્વ છે પ્રયોજકતા ત્યાં છે હા ઈશ્વરમાં અંતર્યામીમાં પ્રયોજકતા તો તે જ થશે ને કરી થોડી રહ્યો છે એ તો અંતર્યામીના સ્વરૂપમાં જ એનો નિષેધ કરી દીધો એ તો સાક્ષી બેઠો છે ફલ તોલો ચાખે છે તો કાર્યકર્તૃત્વ છે એ તો જીવાત્મામાં છે એક એવો પ્રશ્ન થાય આની અંદર કે જ્યારે ઇન્દ્રિયો કોઈ વિષયના સંસર્ગમાં આવે છે ત્યારે એને ગમા અણગમાની કે ભોગની કે એની હિંસાની વૃત્તિ ઉત્પન્ન થાય છે એ વૃત્તિમાં અંતર્યામીનો રોલ ખરો કે નહીં હા ગમવું ન ગમવું એ વિષયમાં તો થશે જ ને મનોધર્મ છે એટલે અંતર્યામી ઇન્દ્રિયોના દેવની પ્રેરણા કરશે કે આ ઇન્દ્રિય જે વિષયના કોન્ટેક્ટમાં આવી છે એ સારું છે કે ખરાબ છે એમ અંતર્યામી એને જણાવો ત્યારે એ દેવ પછી ઇન્દ્રિયને કહેશે અને પછી આપણે એની સેન્સ થશે કે મને આ સારું લાગે છે એ પ્રક્રિયા દરેકમાં છે અત્યારે આપણે જે ઉપદેશ તરીકે જયારે કાર્ય કરે છે ત્યારે અનુબંધતા અને સાક્ષી વચ્ચે જે ભાવ જે બેકગ્રાઉન્ડ પણ જયારે ઉપદેશ સાથે ત્યારે સાક્ષી અને જે અનુમંતા છે એ એ મતલબ બેકમાં બેકગ્રાઉન્ડમાં જતો રહે છે પેલો આગળ આવી જાય એમાં બંને રીતે લઈ શકાય જેમ હમણાં મેં દૃષ્ટાંત આપ્યું કે પાંચ વિષયમાંથી આપણે કોઈ એક વિષય ઉપર આપણે આપણી પસંદગી નાખી ચારની આપણે ઉપેક્ષા કરી એની અંદર એ સાક્ષી કે ઉપદ્રષ્ટા થઈ ગયો અને અનુમંતા જે વિષયને આપણે પકડ્યો એમાં બની ગયો તો એનું સાક્ષિત્વ કે ઉપદ્રષ્ટત્વ છે એ પણ જળવાયું છે ને પણ આ સંદર્ભમાં જે આપણે કરી રહ્યા છીએ એમાં એ દૃષ્ટા નથી એની અંદર અનુબંધતા છે અને રીતે જે કંઈ પણ આપણે ભોગ કરી રહ્યા છીએ તો એ અંતર્યામીની અનુમતિ છે એટલે આપણે ભોગ કરી રહ્યા છીએ તો એ રીતે પણ આપણે એના સમજી શકીએ છીએ બ્રહ્મ સંગોષ્ઠીમાં મેં પૂછેલો હતો પેપરમાં લખી કે પ્રવાહી જીવોના સાયન્સમાં અંતર્યામીનો ભોગતા ભોગતા અને મહેશ્વરનો રોલ છે કે નહીં કારણ કે જો કોઈ શરણાગતના સંબંધમાં આપણે આ વિચારતા હોઈએ તો પ્રવાહીઓનું શું કશું જવાબ એ વખતે નથી ચર્ચા થઈ પણ એને આપણે કોઈ પણ રીતે લઈએ આ તો કોઈ કોઈ પર્ટિક્યુલર જીવના સંદર્ભમાં ચર્ચા નથી અંતર્યામી તો એ દૈવી હોય ચાહે આસુરી હોય દરેકની અંદર એ અંતર્યામી રૂપમાં પ્રભુનો વાસ છે પણ એમના ભરતા ભોગતા એટલે તેમાં પણ અગર કોઈ જાતનું ભર્તૃત્વ કે ભોગતૃત્વ છે કે મહેશ્વરતા ઇન્દ્રિયોના ઈશ્વર તરીકે કે ઇન્દ્રિયના નિયામક તરીકે પણ ઇન્દ્રિયો છે તો એનું નિયમન તો કરવું જ પડશે ને પોષણ પણ કરવું પડશે એના સંદર્ભમાં જે છે તેની અંદર ઈશ્વર એ રીતે એનું વરણ કરે છે કે એનું નિયમન કરે છે એમાં આપણે માનવું જોઈએ તો પછી શરણાગતિઓ માટે વિશેષ રૂપથી શું થાય છે જે અંતર્યામીથી વિશેષ એને પોતાના નિયામક તરીકે સ્વીકારીને કરે છે ને આ એઝ પર સિસ્ટમ કામ કરી રહ્યો છે એટલો ફરક પડી જાય ને હા એટલે જેમ ભગવાને જેમ ભગવાનના શરણાગત બંને થયા પણ દુર્યોધન ને ભગવાને પોતાનું અંગત રીતે એનું શરણ નથી સ્વીકાર્યું એટલે એના પ્રત્યે દૂરી રાખી ભગવાન હવે એમાં ભગવાને બંને કામ કરી દીધા છે એના સાથે પણ પોતાની શક્તિના રૂપમાં જોડાયા છે પણ સ્વરૂપાત્માના ભગવાન એનાથી પૃથક રહ્યા બંધ થઈ જે કરતા હશે એ લોકોના અનુમાનતા એ રીતે બની જશે અને વેદ જે દૈવી હશે ચોર ને કે ચોરી કરે સાવકાર ને કે જાગતો રહે આ જ પ્રક્રિયા છે અંતર્યામી એને પાસે બીજો વિકલ્પ નથી કેમ કે બધું જ પોતાનામાં સમેટીને બેઠો છે એટલે અને એની દ્રષ્ટિથી આમાં કંઈ સારું ખરાબ નથી ક્રીડા છે એ કારણ હા ભોગવવાનું શું આપણે કરી રહ્યા છીએ કરી રહ્યો છે અભિનંદન વિજ્ઞાબેન વિજ્ઞાબેન કોણ ગીતાબેન હા ખૂબ ગંભીર શ્લોક શું બગાડ્યું એમણે ગીટાર અને બેન્જો આગળ લાવ આ તારો આવ્યો છે હા છે હા કરો અરે કર અહીંયા અવાજ આવી નથી રહ્યો હું કઈ પણ Yeah, I did. જે આપણા ને અનુસરતા નથી આપણા જે અવૈદિક ધર્મ વાળા છે જૈન લોકો કે જે બધા એ ભગવાનને એટલે આ રીતે એક જ તરફથી જોયું ને એમને આટલા બધા આ ગીત ભાગ મહાભારત નું યુદ્ધ થયું એ યુદ્ધ એ યુદ્ધ થયું તો યુદ્ધ કરાયું એ એટલે એમને એ રીતે જુએ છે દોષ દ્રષ્ટિથી એટલે ભગવાનની છે ભગવાન એટલે દોષ આરોપણ કરે છે એમ તરીકે તમે જ આ બધું કરાવો છો તો આમાં આગળ તો બધું જ આવી ગયું છે કે આ આસુરી વૃત્તિ વાળા આવા હોય ને આ તો તે છતાંય તો એ લોકો એ ધર્મ ને અનુસરે છે એનું કારણ એક જ પાછું જુએ છે એવું અમે વાટ જોઈને બેઠા છીએ એ તો પછીનો જેમનો વારો એ લઈ લો હાજી જીજી લઉં છું અચ્છા तमेव शरणं गच्छ सर्वभावेन भारत तत्प्रसादात् परां शान्तिं स्थानं प्राप् प्राप्स्यसि शाश्वतम् हे भारत सर्व भावती तेने सरणे जा तेना प्रसाद थी परा शांति अने शाश्वत स्थान ने तू प्राप्त करीस हे प्रमाणे भगवान प्राणी मात्रने प्रेरणा होवाती सर्व भावती સર્વનિયંતા સર્વેશ્વર શરણ જવા યોગ્ય ભગવાનના શરણ જા એમ નહીં કર તો પણ મારી પ્રેરેલી પ્રકૃતિ તને યુદ્ધમાં યોજશે જ તેથી પ્રકૃતિને આધીન થઈ યુદ્ધ કરવું તે કરતા મારી આજ્ઞાથી યુદ્ધ કરવું ઉત્તમ છે આમ કરવાથી મારી કૃપાથી તને પરાશાંતિ અને અક્ષર બ્રહ્મરૂપી શાશ્વત સ્થાન પ્રાપ્ત થશે તેથી મારી આજ્ઞાથી સ્વધર્મનું આચરણ કરવું ઉત્તમ છે એમ કરવાથી મારા ભક્તને બંધન થતું નથી અહીંયા આગળના શ્લોકમાં ભગવાન જ દરેક પ્રાણીઓનું નિયમન કરી રહ્યા છે એમની ઈચ્છાથી જ દરેક પ્રાણી કાર્ય કરી રહ્યા છે પણ એમ છતાં જે જીવ ભગવાનના શરણે જાય છે તો એને શું મળી રહ્યું છે તો એ અહીંયા અહીંયા આ શ્લોકમાં કહી રહ્યા છે કે તું જો મારા શરણે આવીશ એટલે એમ કે પરમેશ્વરના શરણે જઈશ તો એની કૃપાથી તને પરમ શાંતિ અને શાશ્વત સ્થાનની પ્રાપ્તિ થશે તને પણ અહીંયાથી એક પ્રશ્ન છે મારો કે ભગવાન એને એમ કહી રહ્યા છે કે મારે મારી પ્રેરેલી પ્રકૃતિ તને યુદ્ધમાં યોજશે જ તેથી પ્રકૃતિને આધીન થઈ યુદ્ધ કરવું તે કરતા મારી આજ્ઞાથી યુદ્ધ કરવું ઉત્તમ છે તો અહીંયા તો અર્જુન ભલે મોહવશ પણ એ તૈયાર તો નથી જ ને યુદ્ધ કરવા માટે એમને તો યુદ્ધ કરવું જ નથી તો એ પ્રકૃતિને આધીન થઈને એટલે એ કેવી રીતે કરશે યુદ્ધ એ મને નથી સમજાતું જેવા ત્યાં એક અમારા પરિવાર હતા છે વડીલ છે એ નાનપણમાં એમનો સ્વભાવ થોડો ક્રોધી અને જિદ્દી કે કોઈ વાત ઉપર ગુસ્સો આવી જાય તો એ પોતાના માને એમ કહેતા કે મારે ભોજન નથી કરવું બધા બાળકો એવું જ કરતા પછી ત્યારે એ બોલે તે વખતે તો એમનો સંકલ્પ એવો બહુ દ્રઢ હોય કે નથી કરવું પણ મા બાપ જાણતા હોય કે ભૂખ્યો રહી શકવાનું નથી એટલે એમનું પાતળ ઢાંકીને રાખી દે પછી બપોરે જ્યારે બધા આરામમાં હોય તે વખતે ચૂપચાપ જઈને ભોજન પતાવી દે પ્રકૃતિ સ્વામ નિયોગ છે આ બધાની પ્રકૃતિ છે એ જે વ્યક્તિ પોતે બોલે તે વખતે એને પ્રકૃતિ એની કેવી છે એનું એને અનુસંધાન નથી હોતું પણ બીજા લોકો બહુ સારી રીતે જાણતા હોય છે તો ભગવાન પણ અહીંયા અર્જુન સાથે ભગવાન તો ભગવાન છે પણ અર્જુન સાથે મિત્ર તરીકે સાથે રહ્યા એટલે ભગવાન જાણે છે કે અર્જુન પણ પોતાની સ્વીકૃતિના વશ નહીં રહી શકે એટલે એના વિરુદ્ધ કાર્ય નહીં કરી શકે અને યુદ્ધ કરશે ને કરશે કાત્ર પ્રકૃતિ છે એની એ એના એનું મૂળ રહસ્ય જ એ છે કે એક કુલની એક વ્યવસ્થિત પરંપરામાં જન્મ થાય સંસ્કાર થાય તે અનુસાર એમનું કર્મ એમનું ઘડતર થયા કરે તો આખું એમનું વિચાર એમની ઇન્દ્રિયોની વૃત્તિ આ બધી જ વસ્તુઓ એમાં એકદમ બીબામાં ઢાળેલું હોય ને તે રીતે બનતું ચાલ્યું આવે એટલે વંશવાદ વગેરે છે એનું પણ આપણે ત્યાં જ નહીં પણ દુનિયામાં તમામ સ્થાનોમાં ઇવન પ્રાણીશાસ્ત્રની અંદર પણ એ વંશાનુગત મહાત્મ્ય દરેક જગ્યાએ છે તો અંતર્ગત અહીંયા જે આ વાત કહેવામાં આવી રહી છે એમાં ભગવાન એમને સ્પષ્ટ એટલા માટે કહી રહ્યા છે કે તું અત્યારે ભલે ગમે તેટલા ધંપાચાળા કરતો હોય પણ તારી ક્ષાત્ર પ્રકૃતિ જે છે એ તને આ કાર્યમાં જોડ્યા વગર છોડશે નહીં એ દૃષ્ટિથી આ વાત સમજવાનું છે એટલે ભગવાન આવી ગયા હા બોલ હા ભગવાનની આજ્ઞા અહીંયા જોડાઈ જશે એટલે ભગવાનની આજ્ઞામાં થઈને જો આ કાર્ય કરશે યુદ્ધ કરશે તો એને એના સ્વધર્મનું પાલન એટલે એની આજ્ઞાથી એના સ્વધર્મનું પાલન જે કર્યું એ ઉત્તમ અહીંયા કહી રહ્યા છે એમ તો એનાથી તને કોઈ જાતનું બંધન નહીં થાય અને તું જે પરમ શાંતિને પ્રાપ્ત કરીશ અને મારા મને પામીશ એમ અહીંયા એ શ્લોકનો અહીંયા ભાવાર્થ એ થઈ રહ્યો છે એમ કહ્યું કે આમ કરવાથી મારી કૃપા અને પરા શાંતિ અને અક્ષર બ્રહ્મરૂપી શાશ્વત સ્થાન પ્રાપ્ત થશે તેથી મારી આજ્ઞાથી સ્વધર્મ નું આચરણ કરવું ઉત્તમ છે એમ કરવાથી મારા ભક્ત ને બંધન થતું નથી એટલે અર્જુન જો ભક્ત છે એ મર્યાદા પુષ્ટિમાં એનું વર્ણન કરેલું છે એ આપણે જોયું આગળ તો જો અર્જુન ભક્ત છે તો પછી એને અક્ષર બ્રહ્મરૂપી શાશ્વત શાશ્વત સ્થાન અક્ષર બ્રહ્મરૂપી શાશ્વત સ્થાન એમ કેમ કહ્યું કારણ કે એને તો ભગવાનની સાક્ષાત પ્રાપ્તિ થવી જોઈએ અહીં અક્ષર બ્રહ્મ કેમ આવ્યો શબ્દ એ ના સમજાય વિરૂપમ તદ્ધિ સર્વમ સ્યાધિકમ તથાપી લક્ષણ એ રૂપ છે ને ધામ ધામ રૂપ અક્ષર યથા યોગ્ય સમજી લેવાનું ધામ એટલે ધામ ની અંદર ભગવાન ની એવી રીતે અહીંયા લેવાનું અહીંયાથી ભક્તિનું નિરૂપણ કરવાનું કંઈ આવશ્યક નથી કે ન તો અહીંયા કોઈ સેવા ફલ કે એવા કોઈ ફલનું નિરૂપણ કરી રહ્યા છે અહીંયા તો બસ એટલી વાત છે કે ભાઈ તું આવી રીતે કરીશ તો તને ઉત્તમ ફળ આપણું થશે જે પ્રસિદ્ધ છે એનો ઉલ્લેખ કરી રહ્યા છે જો પુષ્ટિ માર્ગની દીક્ષા લઈને એના અર્જુન બેઠા હોત તો સેવા ફલ ગ્રંથ એમને કહ્યો હોત અહીંયા તો હવે લડાવવા માટે મરું મારવા તેવી વાતો છે ત્યાં આખી બધી ઝીણવટમાં ક્યાં કાપવાનું હોય એટલે શાશ્વત સ્થાન તને મળશે હવે શાશ્વત સ્થાનનો મતલબ શું હોઈ શકે અક્ષર સિવાય તો બીજું કંઈ છે નહીં કે પ્રભુનું ચરણ છે બાકી વિષય તો બાકી આગળ આવશે એમાં ફલનું કથન કરવામાં આવશે દરેક જગ્યાએ આગળ ફલના જે પ્રસિદ્ધ હોય તે રીતે છે ને ઉપનિષદ સાર છે બરાબર આમાં આમાં એક હજી શંકા રહી જાય છે કે હવે જે અર્જુન યુદ્ધમાં પ્રેરિત થશે એ એની પ્રકૃતિ થયો કે એટલે ભગવાને પ્રેરિત પ્રકૃતિ થયો કે આ ઉપદેશથી થયો એ તો આગળ હજી છે જ ને અર્જુનને બોલવા દો પોતે જ બોલશે અને જે અહીંયા એમ પણ લઈ શકાય ને કે અર્જુન આમ તો ભક્ત છે જ્ઞાની હોત તો આપણે એને એમ સમજતા કે અક્ષર બ્રહ્મરૂપી એને વ્યાપક સ્થાનમાં એટલે વ્યાપક અક્ષર બ્રહ્મ છે એમાં એની પ્રાપ્તિ એને એ એ મળતું પણ અહીંયા ભક્ત છે તો અહીંયા અક્ષર બ્રહ્મને એને ભગવાનનું દામ સમજીને લેવાનું છે એમ બરોબર લઉં છે આગળ હા લઈ લો જ્ઞાનીઓનો પણ ભગવાનના ધામમાં જ લય થાય છે ધામ રૂપમાં નથી થતું જ્ઞાનીઓનું લય સ્થાન ભગવાનના રહેવાનું સ્થાન અક્ષર એમ સિદ્ધાંત કેટલા બધા અર્થ બતાવેલા છે તો જ્ઞાની બે બતાવેલા <laughs> તો જ્ઞાનીઓનો લય પણ અક્ષરમાં થાય છે ને એ સાતવ સ્થાન થયું કે ના થયું તો અર્જુનને પણ સાતવ સ્થાન પ્રાપ્ત થશે એનો શું મતલબ થયો કારણ કે જ્ઞાનીને ધામ એટલે ભક્ત છે એને ભગવત ધામમાં પ્રવેશ છે અને ઓલાને વ્યાપક અક્ષરમાં પ્રવેશ છે જ્ઞાની હેલો જે દંડક પ્રણામ મારો અહીંયા મારો અહીંયા એક પ્રશ્ન હતો કે અર્જુન તો અત્યારે ભગવાનના રૂબરૂમાં છે તો ભગવદ આજ્ઞા એમને થઈ શકે છે પણ જે ભક્તો અથવા જે વ્યક્તિ ભગવાનને રૂપ ના હોય એને કેવી રીતે ખબર પડે કે આ પ્રકૃતિથી એને કાર્ય કર્યું કે ભગવદ આજ્ઞાથી કાર્ય કર્યું ભગવાનના શું ન હોય રૂબરૂ હા અત્યારે અર્જુન તો ભગવાનની રૂબરૂ છે તો એમને ભગવાને આજ્ઞા કરી છે તો એ યુદ્ધ કરવા પ્રેરાયા છે પણ જે અત્યારે અનાવતાર કાળમાં આપણને કેવી રીતે ખબર પડે કે આપણે પ્રકૃતિ પ્રકૃતિથી કરી રહ્યા છીએ કે ભગવત આજ્ઞા છે કોઈ દ્રષ્ટાંત લઈએ તો ખબર પડે ને દાખલા તરીકે કયું કાર્ય જેમ આપણે અત્યારે સૂઈ જવું છે સૂઈ ગયા તો આ કાર્ય આપણે ભગવદ આજ્ઞાથી કર્યું કે પ્રકૃતિથી કર્યું અધીન થઈને કેમ કે નાનપણમાં તો આપણને ભગવાને નતું શીખવ્યું પણ સ્કૂલમાં એમ શીખવાડ્યું હતું કે રાતે વહેલા સુઈ જઈ વહેલા ઉઠેવી ને ધન વધે સુખમાં રહે શરીર તો રાત્રે વહેલા સુઈ ગયા હવે આમાં તો ભગવાને ના આવ્યા પ્રકૃતિ ના આવી પણ સ્કૂલના ટીચર પેલા કવિ કોણ જાણે કહ્યું હોય અને કદાચ કોઈ ન પણ કહેતો એ માણસ ક્યારે ને ક્યારે તો શરૂઆત છે તો પ્રકૃતિના કારણે સુઈ ગયો અને આપણે સવારે આટલા વાગે ટ્રેન પકડવી છે સ્કૂલ જવું છે ટિફિન તૈયાર કરવું છે કે ઉત્સવની તૈયારી કરવી છે એવા વિચારથી જો આપણે સુઈ જઈ રહ્યા છીએ તો પછી એ પ્રકૃતિના આધીન આપણે ન સુતા તો એવા ભક્તિ માર્ગી કે લૌકિક વિચારથી આપણે સુતા તો એ પછી સુવા સુવા જેવી ક્રિયા છે એમાં પણ પ્રકૃતિ તો છે પ્રકૃતિ ના ઉપર જઈને આપણે એક સ્ટેપ ઓર એને ઉન્નત બનાવીએ ક્રિયાને કેમ કે એના વગર રહી તો નહીં શકાય આ એક દ્રષ્ટાંત છે એટલે સર્વ ક્રિયાઓ સંબંધમાં આ વાત સમજી લેવી જોઈએ જે પ્રકૃતિ થી પ્રાપ્ત થતા જેટલા પણ વ્યવહારો છે એ વ્યવહારોને આપણે છોડી નથી શકતા પણ દ્રષ્ટિકોણમાં પરિવર્તન કરીને કે ભાવનામાં પરિવર્તન કરીને કે એના પાછળ નું જે પ્રયોજન છે એને ઉન્નત બનાવીને આપણે એને ઇમ્પ્રુવાઇઝ કરી શકીએ ઇનિશિયલ લેવલ પર પછી આપોઆપ એ રીતે એ પ્રાકૃત ન રહી જઈને એને શુદ્ધ એવા વિચારથી એ ક્રિયાઓ થવા લાગી જાય મતલબ જ્યારે એ પ્રસંગ ન હોય તો પણ આપણે એ જ જાતની ક્રિયાઓની અંદર પ્રવૃત્ત થઈ જઈએ જે માનસીના દૃષ્ટાંતમાં રાજા આસ્કરણનો પ્રસંગ આવે છે તે તો એ અપ્રાકૃત થઈ ગયું એ જ ક્રિયાઓ પણ એમાં એવું ના સમજાય કે એવું પણ સમજી શકાય કે સૂવું ખાવું પીવું એ બધી ક્રિયા એ તો બધી કેવલ ક્રિયાઓ છે કર્મ ને કર્મ તરીકે એને કન્સિડર કરવામાં નથી આવતું પણ હવે એમને એવું પૂછ્યું કે અર્જુનની તો સામે રૂબરૂમાં ભગવાન હતા તો એનું કર્મ એ ભગવદ આજ્ઞાવાળું કર્મ થયું પણ આપણે કોઈ કર્મ કરવા છે તો એ આપણું ભગવદ આજ્ઞાવાળું થાય કે ના થાય શાસ્ત્ર થી જો આપણે કરી રહ્યા છીએ તો એ કર્મ ભગવદ આજ્ઞાવાળું થાય બાકી સામાન્ય ક્રિયાઓ તો કર્મ તરીકે કન્સિડર થતી જ નથી એમાં બધી ક્રિયાઓ એવી છે કે જેનું લૌકિક રૂપ પ્રાકૃત રૂપ પણ છે શાસ્ત્રીય પણ છે ભક્તિ માર્ગીય પણ છે એવી કોઈ ક્રિયા છે જ નહીં કે જેના અંદર આ ત્રણે ત્રણ એના પાસા ન લાગતા લૌકિક શાસ્ત્રીય અને મર્યાદા માર્ગીય ભક્તિ માર્ગીય અને લૌકિક લૌકિક પ્રાવાહિક જે કહો દરેક ક્રિયાઓ એવી દરેક સાથે ત્રણે ત્રણ છે દ્રષ્ટિ ભેદથી એને કઈ રીતે તમે એ એના દાયરામાં લાવી શકો છો એમાં જ કુશળતા છે બધા જેટલા પણ સંપ્રદાય છે જેટલા સાધનો છે એ બધા એનો જ તો ઉપદેશ કરે છે અહીંયા સૌથી મોટો મુદ્દો ત્યાગનો કર્મનો આ બધો મુદ્દો ગીતામાં શરૂઆતથી અત્યાર સુધી ચર્ચાઈ રહ્યો છે અને એમાં બંનેની અંદર આ વાત આવી રહી છે કે જ્ઞાન માર્ગીએ પણ કર્મ કરવાના છે કર્મ માર્ગીએ તો કરવાના છે કર્મ માર્ગીએ જ્ઞાન પણ મેળવવાનું છે જ્ઞાન માર્ગીએ કર્મ પણ કરવાના છે તો કોઈ વસ્તુ ક્યાંય છૂટી તો રહી નથી એમને પોતાના દ્રષ્ટિકોણ કે વજન ખાલી બદલવાનું છે પ્રાકૃતિક કર્મ જેટલા પણ છે એને જો તમે શાસ્ત્રની પરિધિમાં લાવીને શાસ્ત્રાજ્ઞાથી કરો તો એ ના એ કર્મ શાસ્ત્રી થઈ જશે એને જો ભક્તિ માર્ગી દ્રષ્ટિકોણથી કરશો તો ભક્તિ માર્ગી સૂવું હોય ચાહે ખાવું હોય ચાહે નાહવું હોય હરવું કરવું હોય નાચવું ગાવું હોય કોઈની સાથે લડવું ઝઘડવું હોય બધામાં આ દ્રષ્ટિકોણ ત્રણેય જગ્યાએ ત્રણેય મળી જશે હા લઈ લે અને બીજું જે હા બીજું શું હતું હલો હા કે અહીંયા આગળના શ્લોકમાં એવું કહ્યું છે વિશુદ્ધ બુદ્ધિવાળો જે થશે એટલે કે જેને કર્તૃત્વનું જે અભિમાન નહીં હોય ને એ તો એને એટલે વિશુદ્ધ બુદ્ધિવાળો જે વ્યક્તિ થશે એને શું એના હૃદય પ્રદેશમાં એને આ ભગવાનની આજ્ઞાઓ ગોચર થશે જે મહાપ્રભુજીને ત્રણ આજ્ઞાઓ એમને ગોચર થઈ એમના હૃદયમાં એવી રીતે વિશુદ્ધ બુદ્ધિવાળાને થાય કયા વિષયમાં આજ્ઞા સ્વધામ પધારવાની હા એટલે મહાપ્રભુજીને સ્વધામ પધારવાની આજ્ઞા થઈ હતી એટલે એમને એવી એવી એમના હૃદયમાં એવું થયું ખબર પડી કે ભગવાન મને આજ્ઞા કરી રહ્યા છે એટલે વિશુદ્ધ બુદ્ધિવાળા અહીંયા જે લખ્યું છે ને વિશુદ્ધ બુદ્ધિવાળો થશે તો એવા વિશુદ્ધ બુદ્ધિવાળાને એવી આજ્ઞાઓ કોઈ પણ આજ્ઞા હોય તે ગોચર થાય એમના હૃદયમાં એટલે સ્વાનુભવ કે ભગવાનની ઈચ્છા કે ભગવાનની કોઈ આજ્ઞા હોય એ તો ખબર નથી એટલે એવી એવી શું જરૂર છે કઈ આજ્ઞા એમ હજી સંદર્ભ એનો વિશુદ્ધ બુદ્ધિનો શું મતલબ એટલે અહીંયા જે વિશુદ્ધ કર્મમાં આસક્તિ ન હોવી કર્તૃત્વનું અભિમાન ન હોવું અને કર્મના ફલનો ત્યાગ કરી અને વિશુદ્ધ બુદ્ધિવાળો થાય તો એના આનંદ અંશનો આવિર્ભાવ થાય છે આવિર્ભાવ થાય છે એવું કહે છે અને પછી એમ છે કે ભગવાનની હા એટલે હવે એનામાં કોઈ પણ જાતનું આકાંક્ષાઓ નથી રહેતી કોઈ પણ જાતના શોક કે હર્ષ નથી રહેતા તો ટોટલી એની એવી અવસ્થા થઈ ગઈ છે કે એવી અવસ્થા હોય ત્યારે ભગવાનની આજ્ઞા કે કશું આવું ઈચ્છા હોય તો આપણને હૃદયમાં એવું ગોચર થાય એવું એમ ખાલી જિજ્ઞાસા છે જેમ કે કશું કશું કોઈ વાર્તા પ્રસંગમાં આવે છે કે કોઈ ખાવાની ઈચ્છા થાય છે કે કઈ કશું બી એવું હોય તો એ ખબર પડે આપણને ના એટલે એવું છે કે ભગવાનને અગર કોઈ જીવાત્માને કઈ પ્રેરણા કરવી છે કે આજ્ઞા કરવી છે તો એ જીવાત્મા એવો વિશુદ્ધ બુદ્ધિ વાળો હોય તો જ ભગવાન એમને પ્રેરણા કરે એવો કોઈ નિયમ નથી પ્રભુ તો પાપી દુરાચારી દુષ્ટ હોય એને પણ પ્રેરણા કરી દે એવા કોઈ બંધનો કે નિયમ છે ભગવાન ઉપર નથી બીજું અગર કોઈ વ્યક્તિ અહીંયા જે કહેલો છે વિશુદ્ધ બુદ્ધિનો જે લક્ષણો આપેલા છે એ જાતની કોઈ નિષ્કામતા કે અનાસક્તિ વગેરે છે એવા ગુણોને કેળવી લે તો પણ એવું કંઈ જરૂરી નથી કે એને એવી અંતકોણ ગોચર કોઈ પ્રેરણા પ્રભુની થાય કેમકે કે જો એણે ભગવદ ભાવની વૃદ્ધિ માટે કે ભગવદ આવેશ થાય ભક્તિનો આવેશ થાય તે હેતુથી આ બધા ગુણો ને કેળવ્યા હોય તો તો જુદી વસ્તુ છે પણ જો એ દ્રષ્ટિથી ન કેળવ્યા હોય તો એ બધી મહેનત છે એ મહેનત નો લાભ એને આજ્ઞાના રૂપમાં પ્રાપ્ત થાય એવી પણ કોઈ આવશ્યકતા નથી કેમ કે એની એની એ જરૂરિયાત જ નથી ભક્તિ માર્ગી હોય તો હજી આપણે એમ વિચારી શકીએ કે ભગવદ્ ગુણ યશનું વર્ણન એને સાંભળ્યું હોય એનાથી એનું અંતઃકરણ નિર્મલ થયું હોય તો પ્રભુનો એની અંદર આવેશ થવાની યોગ્યતા આવે છે અને તે સ્થિતિમાં પ્રભુ એને એવી અંતઃપ્રેરણા પણ કરે તો કરી શકે પણ એવી ભક્તિ માર્ગી દૃષ્ટિકોણથી આપણે ત્યાં એવી કોઈ આ બધી વસ્તુની સાધના ઉપર ભાર નથી આપવામાં આવ્યો જે પણ કહેવામાં આવ્યું છે નિરોધ લક્ષણ વિરુદ્ધમાં પ્રયોગની સાધના કરતા પ્રભુના ગુણગાન ગાતા ગાતા એ પ્રભુ વિવશ થઈ જાય ભક્તની તડપને જોઈને પ્રકટ થઈ જાય તો એને એના દેહના બંધનો છૂટી જાય આ રીતે એનું વર્ણન કરવામાં આવ્યું છે અથવા તો માનસિક સર્વાત્મક ભાવ કે વ્યસન તે રૂપમાં એની ઉત્તમ અવસ્થાનું વર્ણન કરવામાં આવ્યું છે બાકી જ્ઞાન માર્ગ કે યોગ માર્ગમાં જે રીતે આવી સ્થિત પ્રજ્ઞતા કે એવા જે લક્ષણોને કેળવવા માટે અનેક જન્મોની સાધના કઈ છે એના ઉપર ભક્તિ માર્ગમાં બહુ ભાર નથી હા જી લઈ લો છે આગળ હવે તો મને લાગે છે કે આજે અહિયાં જ રાખીએ લઈ લો બેસતા સમય તો થઈ ગયો